ચલો આજે કોનો નંબર છે કરવાનો કાલ કોને કરી હતી કોને કરી કાલ ચલો રાજીવ કરો ઠીક ચલો કરો सन्तानान्तारो यत्पादाम्बुजरेण वा श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमत्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च ચતુર્ભિશ્ચ ત્રિભિશ સૌ પંચધા હૃદયે મમ હા ચલો કરો જીજે જે જે આપણે ત્રણ થ્રી નાઇન્ટી પેજ ઉપર થ્રી નાઇન્ટી પેજ ઉપર વચ્ચેની લાઈનમાં છે યા પ્રકાર કચ્છુક દિન સેવા या प्रकार कछुक दिन सेवा करी सो एक वैष्णव को लड़िका अपने श्री अपने श्री ठाकुर जी के लिए नित्य दस પાંચ ફૂલ ચુરાઈ લે જાય એટલે હવે તો થોડા દિવસ સેવા કર્યા કઈ તો એક વૈષ્ણવ નો છોકરો એમના ઠાકોરજી માટે દરરોજ પાંચ દસ ફૂલ ચોરી કરી જાય જો ગોપાલદાસ બોતેર બોતેરો જતન કિયો જો કોણ ફૂલ લે જાય એટલે ગોપાલદાસે બહુ બધી વખત વિચાર્યું કે કોણ ફૂલ લઈ જાય છે પરંતુ જાની ન પડી એટલે પછી પણ ખબર ના પડી તો એક દિન ગોપાલદાસ ઉ બાગને છીપ રહે એટલે એક દિવસ ગોપાલદાસ એ બાગમાં છુપાઈ રહ્યા तो वो वैष्णव को लड़का वर्ष ग्यारह को तो ચોરી કરે ગોપાલદાસ કો દેખ્યો એટલે એ અગિયાર વર્ષનો વૈષ્ણવ નો છોકરો હતો એને એટલે એને ગોપાલદાસ ને જોયો જાન્યો જો અબ યે નહીં હે એટલે જે જ્યાં સમજ ના પડી હેલો તું સમજ ના પડી આ વાળો જો જાન્યો જો अब ये नहीं है अच्छा गुस्सा આવી ગઈ ને મતલબ એમ છોડી નહીં આ વાત છે સમજો જીજે છે લઈ જતો તો ફૂલ પછી આટલા દિવસ થી રોજ જાણવાની કોશિશ કરે કે કોણ લઈ જાય કોણ લઈ જાય ખબર નહીં પડે એટલે છુપાઈને જોયો ને પછી જોયો કે આ છોરો છે એટલે ગુસ્સા આવી ગયો કે હવે છોડીશ નહીં આ વાત છે ચલો આગે જી જી તબ પાંચ ફૂલ તોડ્યો એટલે એને પાંચ ફૂલ તોડી લીધા તબ ગોપાલદાસ દોડી કે આવ્યો સૌ લડી કો પકડી કે માર્યો એટલે ગોપાલદાસ દોડીને આવ્યા ને છોકરા એટલે એ છોકરાને પકડીને માર્યો તો વ લડીકા છુડાય કે ભાગ્યો એટલે એ છોકરો છૂટી ગયો અને ભાગી ગયો સો ગોપાલદાસ ક્રોધ કરી કે લરિકા કે પાછે દોડે એટલે ગોપાલદાસ ગુસ્સે થઈ ગયા અને એ છોકરાની પાછળ પાછળ દોડવા લાગ્યા તો વ લરિકા છુડાય કે ભાજ્યો તો શ્રીનાથજી કો કે મંદિર મેં છીપ્યો એટલે એ છોક એટલે એ છોકરો હતો એને એટલે એ બચુતિ જન ભાગી ગયો અને સીનાજીના મંદિરમાંથી છૂ ભાગ્યો તા હા બોકી કી ઈવાર ખૂલે હતે એટલે ત્યાં ભોગ ના કી એટલે કી વાડ ખુલા ખુલ્લા થા તા આઈ વો લડિકા દર્શન મે છુપ્યો એટલે એ જો ગ્રુપ અહી દેન દર્શન માં છુપાઈ ગયો સો ગોપાલदास રીસ કે મારે ચલ જાય એટલે ગોપાલદાસ ત્યાજે વીસ એટલે ગુસ્સા છે ગુસ્સા થઈને વાપસ એટલે ગોપાલદાસ ગુસ્સો થઈને પાછા આવી ગયા સો ક્રોધ ને મંદિર પર જ્ઞાન ન રહ્યો એટલે એમને ક્રોધમાં મંદિરનું જ્ઞાન ન થયું ઉ બાળકો એક ઢોલ મારી એટલે એમ ને એક જોર થી મારી મતલબ આમાં શું છે કે ગોપાલદાસ ને એટલી બધી ગુસ્સા આવી કે ઠાકોરજીના દર્શન ખુલ્યા છે બિરાજે છે એ નો બી ધ્યાન ના રહ્યો સમજો ને ન માર્યો ઢોલ મારી મતલબ ઝાપટો ચપત કહીએ ને ગુજરાતી માં ચપત ચપાટ જી જી ઠાકોરજી ને ગમ્યો નહીં એટલે બુરી લાગી ઠાકોરજી ને કે ઠાકોરજી બિરાજતા હોય અહીંના સામને આપણે ગુસ્સા ના કરવો જોઈએ ને ઠાકોરજી ના સામને આપણે ગુસ્સા કરીએ તો શું થાય ઠાકોરજી ઠાકોરજી આપણી સાથે નારાજ થઈ જાય સમજો ચલો આગળ તપ સંબંધ ને છોડાઈ દીધો એટલે પછી બધા છોડાઈ દીધો तो श्रीनाथ को बहुत बुरी लगी जो गोपालदास मेरो કાની ન કરી એટલે એ શ્રીનાથજીને બહુ ખરાબ લાગ્યું કે જે આ સમજ ના પડ્યું ગોપાલદાસ મેરી હું કાની ન કરી મતલબ કાની ના રાખી મતલબ માન નહીં રાખ્યો મોટા બિરાજતા હોય આપણે ગુસ્સા કરીએ સારું નહીં ને એવી રીતે ઠાકોરજી બિરાજતા હોય એના આપણે ઠાકોરજી ના સામે મારા પીટી કરીએ ગુસ્સા કરીએ તો ગલત બાત છે ને એટલે ઠાકોરજી સામે ક્રોધ ના કરાય હમ એટલે મંદિર મેં એટલે મંદિર માં માર્યો પાછું ભૂલી હું એટલે પછી ભૂલી પણ ગયા और वो बालक को याते इनको दंड भयो जो श्रीनाथ जी के फूल घर के ठाकुर को धरने नहीं એટલે એ છોકરાને દંડ મળ્યો કે શ્રીનાથજીના ફૂલ ઘરના ઠાકોરને ના ધર્યા ય જટાધારી કો ય શિક્ષા કિય એટલે એ રીતે દંડ કર્યો पाछे પાનર કી સેવા મેં કોઈ ન હતો એટલે પછી પાનરની સેવામાં કોઈ નતું તપસ્વી આચાર્યજી ગોપાલદાસ જટાધારી કે પાન કો પાંદર કી સેવા દીની એટલે શ્રી આચાર્યજીએ ગોપાલદાસ ને પાંદર ની સેવા આપી દીધી પાનગર તો શ્રી આચાર્યજી પાનગર એટલે જ્યાં આપણે બીડી લગાવીએ ને वो पानघर જી જી છે એટલે तब श्री आचार्य जी गोपालदास जटाधारी को पानघर की सेवा दी એટલે શ્રી આચાર્ય ગોપાલદાસ જટાધારી ને પાન ની સેવા આપી સો પાન की સેવા ભલી ભાતી સો કરણ લાગે એટલે પાનઘર ની સેવા બહુ સારી રીતે કરવા લાગે સો आषाढ़ के दिन गर्मी उमस बहुत पड़े तब गोपालदास पान छाग पर बिछा ऊपर आलो કપડા ઢાંકી સગરી રાત્રિ પંખા કરે એટલે એટલે એટલે ગરમીના દિવસોમાં જો પાલડા જે બડા પાન ને ઉપર કપડું વિચાઈ દેના પછી આખરી રાત એના પંખા કરતા રહે એટલે કપડું કેવો કપડાને થોડો ભીનો કરીને ઢાંકી દે ને તાકી પાન સુકાઈ ના જાય ને કપડું ભીનો હોય તો એનાથી પાન પર એકદમ લીલા સરસ બનારેસ બસ એકદમ તાજા દેવા બનારે ને આપણે કપડા ઢાંકી દઈએ ભીનો તો તાજા જેવા બન્યા રહે ને નહીં તો ગરમીના કારણ શું હોય પાન એકદમ સુખાઈને એવા થઈ જાય ને સમજો ના આપણે હવા કરે પહેલે તો હાથથી પંખા કરવાના હતા ને એવા પંખા તો હતા નહીં વીજળીના એટલે પંખા કર્યા કરે એટલે રાત્રિ રાત્રિ મતલબ રાત મેં પણ કર્યા કરે તોય નહીં બિચારા બેઠા બેઠા પંખા કરતા રહે चलो आगे जोशी आचार्य को यह नियम હતો જો रात्रि में दो दिन बे ઉઠી સગરે સેવકન કો દેખી જાય એટલે શ્રી આચાર્યજીનો એવો નિયમ હતો કે રાત્રે બે બે ત્રણ વખત ઉઠીને બધા સેવકોને જોઈ જાય તો કોઈ સેવક લૌકિક વાર્તા કાવ કે નિંદા ન કરન પાવે એટલે કોઈ સેવક લૌકિક ની વાતો ને પછી બધાની નિંદા ન કરતો હોય સો અર્ધરાત્રિ સમય એક દિવસે આચાર્યજી પધારે એટલે અડધી રાતે એક દિવસે આચાર્યજી પધારે તો દૂરી તે દેખે તો કોઈ સેવક કીર્તન ગાવત તો દૂરથી જોયું તો કોઈ સેવક કીર્તન ગાતા હતા કોઈ સેવક ઢોલ ગાવે છે એટલે કોઈ સેવક ઢોલ ગાય છે કોઈ સેવક પંચાધ્યાય કે પાઠ કરે છે એટલે કોઈ સેવક પંચાધ્યાય ને પાઠ કરતા હતા કોઈ ભગવદ વાર્તા કરે છે એટલે કોઈ ભગવદ વાર્તા કરે છે સો દેખી કે પ્રસન્ન હોય એટલે જોઈને બહુ ખુશ થઈ ગયા જો કોઈ લૌકિક વાત કાવ કે નિંદા નહીં કરે છે એટલે કોઈ કોઈની કોઈની નિંદા ને કોઈ લૌકિક વાર્તા ને બધું નહીં કરતા પાછું ગોપાલદાસ કો આય દેખે તો નીંદ કો ઝુકા આય પરંતુ પાનન કો પંખા કરે છે એટલે ગોપાલદાસ ને જોયું તો એ તો એને સુવાન સુવા માટે ઝોકા આવે છે પણ એ પાન ને પંખા કર્યા કરે છે तब श्री आचार्य जी महाप्रभु गोपालदास के ऊपर बहुत प्रसन्न भाई એટલે શ્રી આચાર્યજી મહાપ્રભુ ગોપાલદાસ પર બહુ પ્રસન્ન થયા શ્રેષ્ઠ હે એટલે આ સૌથી શ્રેષ્ઠ છે જો નીંદ હું આવત મેં ભગવત સેવા કરે છે એટલે નીંદ એટલે એને ઊંઘ આવે છે તો પણ એ ભગવત સેવા કરે છે શું થયો રાજીવ એટલે પ્રકાશ થઈ ગયો ઠીક ઠીક ચાલો मस्त सेवा करता था ना चलो अब तू कर रहे हो कौन सा चल तू कर तेरो बारह कौन છે શરણ છે શરણ भीतर जाय श्रीनाथ जी के निकट जाय पंखा શ્રીનાથ જી કો કર્યો એટલે એક દિવસ શ્રી મહાપ્રભુ કીધું ગોપાલદાસ ને કે તું સવારે નાઈને શ્રીનાથજી ના મંદિર જા અને શ્રીનાથજી ને જે જે નિકટ એટલે હેલો हेलो निकट यानी कि पास હાર પાસ પાસ નજીક નજીક એકદમ પછી એમને નિકટ જે છે એટલે જાય શ્રી કે નિકટ જાય એટલે મતલબ ગયો પાસ મે ગયો ઠાકોરજી કે એટલે શ્રીનાથજીના બાજુમાં જઈ અને તેમ શ્રીનાથજી ના પંખો કરો સમજ્યા હવે જો તને કોઈને પંખા કરવું હોય તો તારે પાસ આવીને કરે તોય થાય ને દૂરથી પંખા કરે તો કરવું નહીં કરવું બરાબર છે ને જો તને હવા આપશે નહીં દૂરથી કોઈ કરશે તો થોડો તેજ બોલજે શું આવ્યો કે જીજે કોઈ આપણે એટલે આપણે નજીક જઈને પંખો કરવું છે અગર આપણે દૂધથી પંખો કરીશું તેનો મતલબ બી શું થશે નહીં આ વાત નથી પેલે હાથ થી પંખા કરતા હતા ને તારે તને જોયો છે હાથ નો પંખો ક્યારે હા ઠાકુરજી ના પાસે આપણે ધરીએ ને પંખા જોયા છે કવિ દર્શન કર્યા છે હમ તો આપણે પાસ જઈને કરીએ તો ઠાકોરજી ને હવા લાગે ને બઉ દૂર થી આપણે કરીએ ઠાકોરજી ને તો ઠાકોરજી ને હવા નહીં લાગે ને <laughs> ચાલો ચાલો એમાં આવે છે પહેલે ખીચેમાં પંખા હતો નહીં ખીચેમાં પંખા હે ને એવા હતા કે ઉપર લગાવી લેતા જૈસે માન લો આપણે રૂમમાં બેઠા હોઈએ ને એટલે પંખા ઉપર થી બાંધી દે અને કોઈક જણો થી દોરી ખેંચે એટલે ઉપર થી હવા આવે પંખો હલે એટલે કપડા ના अंदर तो लकड़ा होता ना डंडी लकड़ानी होती है हाँ। कपड़ा पंखा तो कपड़ा कोई होता ना चलो आगे चलो हम्म हाँ जी तब गोपालदास सवेरे न्या- अ, नहाई अ, के श्रीनाथ जी के मंदिर में श्रीनाथ जी के निकट जाय पंखा श्रीनाथ जी को કરણ લાગે એટલે પછી ગોપાલદાસ સવારે નાઈને પછી શ્રીનાથજીના મંદિરમાં જઈને એમના નિકટ પાસે જઈને પછી પંખો કરવા લાગ્યા સો પ્રેમ મેં મગન હે ગઈ સો અનુસર મેં હું શ્રી આચાર્યજી કી આજ્ઞા તે પંખા કરત કરતે એટલે પછી અ એટલે પછી એ પ્રેમમાં મગ્ન થઈ ગયા હતા અને અનુસાર પછી શ્રીનાથજી શ્રી આચાર્યજીની આજ્ઞાથી પંખા કરતા શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે જો ગોપાલદાસ અનુસાર મેં આખી મીઠી કે પંખા કર્યો એટલે પછી એટલે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુએ કીધું ગોપાલદાસ અનુસરમાં આકુમીચીને પંખો કરજે નેત્ર મતી ખોલીએ ખોલ્યો એટલે પછી આંખો ના ખોલતો તો રાત્રિ મેં હું આખી મીઠી કે પંખા કરતે એટલે પછી હું રાત રાતના આંખો મીચીને જ પંખા કરતો તો એસે ભગવદીય ગોપાલદાસ ભય એટલે આવા ભગવદીય ગોપાલદાસ થ- અ, હતા તો અ, સ- જો શરીર को अध्यास अध्यास अ, लंगी आदि रात्रि को बा, बाधा न होती ये मैंने समझना आई એટલે <laughs> રાતમાં આપણે બધી બાથરૂમ જાગવું ને આ બધું હોય ને એટલે કોઈ શરીર બાધા નહીં કરતા હોય કાંઈ ઠાકોરજીની સેવા કરતા તો જેમ ભૂખ ત્રાસ બધું આપણે રમીએ તો કેવી રીતે બધું ભૂલાઈ જાય ને ભૂખ લાગે ને પ્યાસ લાગે એવી રીતે ઠાકોરજીની સેવા મેં એવા મગ્ન થઈ જતા કે એને શરીરનો અધ્યાસ યાની કે જો શરીરની આપણે બાથરૂમ જવું ને આ બધું હોય ને વો પણ એને જરૂરત નહીં પડતી જવાની जी जय जय સમજો? जी जय जय કોઈ સમજ- पाठ्य रात्रि को एक दिन श्रीनाथ जी कहे જો ગોપાલદાસ નેત્ર ખોલી મેળે દર્શન કરી એટલે પછી એક રાત્રિના અ, શ્રીનાથજી એ કીધું ગોપાલદાસ તારા તારી આંખો ખોલી દે અને મારા દર્શન કર तब गोपालदास कहे महाराज मोको श्री आचार्य जी महाप्रभु की आज्ञा नाही है એટલે પછી અ, ગોપાલદાસ કે અ, કે મહારાજ મને શ્રી આચાર્યજી મહાપ્રભુની આજ્ઞા નથી जाते नेत्र न खोलूंगो तब श्रीनाथ जी गोपालदास के मुख में महाप्रसाद हूँ खवा खवाय देते પરંતુ ગોપાલદાસ નેત્ર ન ખોલતે ન ખૂલશે એટલે પછી શ્રીનાથજી ગોપાલદાસના મુખ પાસે ગયા ને એમને મહાપ્રસાદ ખવડાયું તો બી એમને આંખો ના ખુલી એસે આજ્ઞા શ્રી આચાર્યજી કી પાલન કરતે એટલે આવી આજ્ઞા શ્રી આચાર્યજી ની પાલન કરતા હતા જો શ્રીનાથજી કે કહતે હું ન ખોલતે એટલે શ્રીનાથજીના આજ્ઞાથી બી નતા ખોલતા એમ એટલે એમના કહેવાથી બી નતા ખોલતા શ્રી સ્વામીજી પધારે પધારતે એટલે શ્રીના શ્રી સ્વામીજી પધારતા શ્રી ગોવર્ધનધર તો વાર્તા કરી કરતી એટલે પછી શ્રી ગોવર્ધનધર થી વાર્તા કરતી તો એટલે પછી બધા સાંભળતા યા પ્રકાર કી કૃપા ગોપાલદાસ પર હતી એટલે આ પ્રકારની કૃપા ગોપાલદાસ પર હતી જે જે ખતમ થઈ ગઈ વાર્તા हेलो अब पुनरावर्तन कौन करते हैं कोई है हेमा हिमांशी या कोई कौन होता है કોણ કરેગા પુનરાવર્તન મુદત મુદત કરશે આજે જ ચાલો કરો મહાપ્રભુજીએ ગોપાલદાસ ને આજ્ઞા આપી કે તું સવારે નાઈને મંદિરમાં જાજે અને શ્રીનાથજીની પાસે જાજે અને તેને પંખા નાખજે બાવક પ્રકાશ રહી ગયું મુદત ચાલે હાજ જ કરું ગોપાલદાસ પ્રયાગમાં જન્મ્યા ત્યારે તે છ વર્ષના થયા ત્યારે અહીંયા કાશીમાં નાગા વેરાય વૈરાગી બહુ આવતા તો ત્યારે ત્યારે એક દિવસ મકર સંક્રાંતિ ના દિવસે તે સ્નાન કરવા ગયા તો પિતા તેના પિતાની ભેગું ગયા તો ત્યાં તે ખોવાઈ ગયા પછી તે રોવા લાગ્યા તો એક નાગા વેરાગીએ કીધું કે હું તને તારા પિતા પાસે લઈ જાય એટલે પછી તે તેના ભેગું ગયા અને તે નાગા વેરાગી તેનો ગોપાલદાસ ને લઈને વયા ગયા પછી આ તે ત્રીસ વર્ષના થયા ત્યારે તે નાગા વૈરાગી મરી ગયા પછી તે વિચાર્યું કે આપણે હું તીર્થ યાત્રા કરવા જાઉં તો તે પચાસ નાગા વૈરાગી ને ભેગા કર્યા ને દ્વારકા ગયા પછી દ્વારકા થી તેના એટલે તે સંઘ ભેગું જ મથુરા ગયા એટલે ત્યાં વિશ્રામ ઘાટ ઉપર મહાપ્રભુજી સધ્યા સંધ્યા વંદન કરતા હતા ત્યારે ગોપાલદાસ ને મહાપ્રભુજી ના દર્શન થયા તો તે અહીંયા ઉભા રહી ગયા પછી અને કૃષ્ણદાસ મેઘન ને કહ્યું કહ્યું કે તમે અહીંયા શું કામ ઊભા છો તમારો સંગ તો આગળ વયો ગયો ત્યારે ગોપાલદાસે કીધું કે હું કેટલાય વર્ષ પહેલા ખોવાઈ ગયો હતો અત્યારે મને કૃપા થઈ કે મહાપ્રભુજી મને મળ્યા એટલે પછી તે એટલે મહાપ્રભુજીએ સંધ્યા વંદન કરી લીધું પછી ગોપાલદાસ ને જોઈને કીધું કે ગોપાલદાસ તમે આવ્યા ત્યારે ગોપાલદાસે મહાપ્રભુજીને દંડવત કરી અને કીધું કે મહારાજ તમારી કૃપા થઈ તો એટલે હું નો ભટકતો હતો કેટલાય માર્ગ માં ગયો અને કેટલાય દુસંગ મેં કર્યા છે હવે તમારી કૃપાથી હું આ સંસાર સંસાર આખે આખું સમુદ્ર પાર કરી જાય પછી આ એટલે પછી તે ને વિનંતી કરી છે હવે તમે મને તમારે સ્વર્ણ લ્યો ત્યારે મહાપ્રભુજીએ કીધું કે તો આ જટા છે તું એને કપાવ્યા અને સ્નાન કરીને આવ ત્યારે ગોપાલદાસે એ જટા મુંડાવી નાખી અને પછી કૂવામાં સ્નાન કરી અને આ યમુના યમુનાજીમાં નાહીને આવ્યા ત્યારે પછી મહાપ્રભુજીએ તેને નામ નિવેદન કરાવ્યું પછી હા ગોપાળદાસે વિનંતી કરી કે હવે મને શું આજ્ઞા છે તમે સેવા તમે મને સેવા બતાવો તો હું સેવા કરીશ ત્યારે મહાપ્રભુજીએ તેને કીધું કે તું મારા સાથે ગોવર્ધન હાલ ત્યારે ગોવર્ધન અને ગોવર્ધન ધન ના ભાગમાં શું સેવા કરજો હાલો હા મોદી તમે કોઈ બીજો કોણ કરશે હવે સાધુ જ નથી અહીંયા એ જે ખબર નહીં અચ્છા તો તું કર શરણ થોડો પછી લાલન કરશે હમ જીજે કઈયાથી કરવાનું બસ પછી વો મહાપ્રભુજીને સેવા આપી ને ત્યાંથી કર જીજે પણ મને આ પ્રકાશ યાદ નથી નથી નથી ઠીક ઠીક મહાપ્રભુજી સાથે તે ગોધન ગયા અને ત્યાં શ્રીના એટલે મહાપ્રભુજી મંદિર માં બતાવી ગયા ત્યારે ને આ ગોવર્ધનનાથજીના દર્શન થયા પછી મહાપ્રભુ બાગની તે સેવા કરતા અને એક બધાય ફૂલ ઉપર ને વૃક્ષ ઉપર ને નજર રાખતા કે કઈ થાય નહીં અને એવી ભાવના રાખતા કે અહીંયા ઠાકોરજી રમવા પધારે છે એટલે આ બાગ ચોખોરીએ તો જ સારું પછી થોડાક દિવસ આવી રીતે સેવા કરી પછી એક છોકરો તેના ઠાકોરજી માટે રોજ ત્યાંથી દસ પાંચ ફૂલ તોડી જતો અને ત્યારે ગોપાલદાસે બહુ જાણવાની કોશિશ કરી કે આ કોણ છે પણ એને ખબર ન પડી કે કોણ આવે છે ત્યારે એક દિવસ ગોપાલદાસ એ બાગમાં છીપાઈ ગયા અને આ ઈ અગિયાર વર્ષનો છોકરો હતો તેને આ ચા એટલે બધી બાજુ જોયું કે ગોપાલદાસ ક્યાંય છે તો નહીં ને પછી એને ખબર એટલે પછી એમ લાગ્યું કે ક્યાંય ગોપાલદાસ નથી પછી પાંચ ફૂલ તોડી ને એટલે દોડીને વળો ગયો ત્યારે એટલે ગોપાલદાસે તેને પકડીને માર્યો ત્યારે છોકરો છૂટીને એટલે ફૂટેલા સીનાજીના મંદિરમાં છુપાઈ ગયો હેલો હા મોદે તમે એટલું રાત લાલન કરે છે હા હાજી તો પછી તે છોકરો તો શ્રીનાથ મંદિરમાં છુપાઈ ગયો અને ગોપાલદાસ ને એટલું પણ સ્મરણ ન થયું કે શ્રીનાથજી ના મંદિર માં એટલે ના સન્મુખ છું તેમને તે જ્ઞાન પણ ન થયું તે પછી ઉદાસ થઈ ને પાછા જતા રહ્યા પકડી માર્યું અને પછી તે એટલે પછી શ્રીનાથજી ને ખોટું લાગી ગયું કે આ આને મારું પણ માન ન રાખ્યું પછી એટલે એ નાનો છોકરો હતો તેને દંડ થયો કે શ્રી કે ફૂલ પોતાના ઠાકોરજી શ્રી ઠાકોરજી ને ધરાવ્યા ત્યારે પછી મહાપ્રભુજી એ ગોપાલદાસ ને પાનઘર ની સેવા આપી તો તે એક વખત તે કોણ સા સમય આપણે આ વાત ધ્યાન લેવી કે આપણે ક્યાંથી પણ ફૂલ લઈએ તો ત્યાં તો આજ્ઞા લઈએ યા પૈસા દઈને આપણે લેવું જોઈએ આપણે એવી રીતે કોઈને ચોરી કરીને એના આવીને આપણા પોતાના ઠાકોરજીને ફૂલ ધરવા ના જોઈએ આ વાત છે તો એટલે આ શિક્ષા થઈ ને બાળકને કે શ્રીનાથજીના ફૂલ ચોરીને પોતાના ઠાકોરજીને ધરાવતો તો આ વાત સારી નહીં ને એટલે એને પણ દંડ મળ્યો કે આપણા ચોરીને ફૂલ ઠાકોરજીને નહીં ધરાવવાનું આપણા પોતાને સમજ્યા પછી આષાઢ નો સાબો એટલે ગરમીનો સમય આવ્યો ત્યારે તે કપડાને ભીનું કરી અને પાન પર ધરી અને પછી તે આખો દિવસ પંખો કરતા રહેતા એટલે પાન બગડે નહીં એટલે સુકાઈ ન જાય તેથી શ્રી આચાર્યજી રોજ બધાને બધા સેવકોને જોતા કે બધા સેવકો શું કરે છે તો બધા સેવકો ને જોવે છે કે તો કોઈની નિંદા નથી કરતા અને પછી જયારે બીજી વાર અડધી રાત્રિ અર્ધરાત્રિ ના શ્રી મહાપ્રભુજી પધારે છે ત્યારે તેમ તે જોયે છે કે કોઈક ભગવદ વાર્તા કરે છે કોઈક કીર્તન કરે છે કોઈક વાર્તાજી કરે છે અને પછી ગોપાલદાસ ને જોયે છે તો તેમને ઝોકાં આવે છે તો પણ તે પાનગર ની સેવા કરે છે એટલે પંખો કર્યા રાખે છે એટલે શ્રી આચાર્ય એ કીધું કે આ સૌથી શ્રેષ્ઠ છે પછી શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ તે ગોપાલદાસ ને કીધું કે તમે સવારે નાઈને અને શ્રી શ્રીનાથજી ના મંદિર માં નિકટ જઈ અને શ્રીનાથજી ને પંખો કરો તેથી તે શ્રીનાથજી ને પંખો કરે છે ત્યારે ત્યારે ગોપાલદાસ આંખ પર એટલે પછી તે ઠાકોરજી માં એટલા મગ્ન થઈ જાય છે પંખો કરવામાં કે તે તેમને પોતાના શરીરનું નું પણ એટલે અનવસર માં પણ તે પંખો કરતા રહેતા શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા હતી તો એટલે પછી એટલે શ્રી આચાર્યજી કીધું કે તમે અનવસર માં આંખ મીચીને પંખો કરો એટલે આંખ મીચીને એટલે પંખો આંખ બંધ કરીને પંખો કર્યા કરો ત્યાર પછી શ્રી તેમને શરીર નો ખબર પણ ન રહેતી કે જરૂરત નહીં પડતી એટલે મગન એટલે મગ્ન થઈ જતા ત્યારે ઠાકુરજી એકવાર કીધું કે તું પોતાની આંખ ખોલી દે તું આંખ ખોલી દે અને તું મને દર્શન કર પછી ગોપાલદાસે કીધું કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી ની આજ્ઞા છે કે આંખ નીચી ને કરવાનું છે શ્રી ને તે આંખ મીચીને જ તે ઠાકોરજીને આરોગ આવતા અરે હા ઠાકોરજી આરોગ દેતા ગોપાલદાસ ને પછી એવા ગોપાલદાસ ભગવદી હતા એટલે સામનીજી ને ગોવર્ધન ધર ને બધા જીજે છે ધન્વ પ્રણામ જીજે ધન્વ પ્રણામ જીજે ધન્વ પ્રણામ